નિષ્કેફ ત્યાં મોક્ષ અમે અમદાવાદ ગયેલા ત્યાં એક સ્થાનકવાસી આચાર્ય મહારાજ ભેગા થયેલા પર્યુષણના દિવસો હતા હજારો લોકો આચાર્ય મહારાજને વંદવા આવતા હતા એમને અમારી ઓળખાણ કરાવવામાં આવી કે આ જ્ઞાની પુરુષ છે તો તરત જ એમણે અમારા દર્શન કર્યા અને પાટ ઉપરથી નીચે ઉતરીને બેસી ગયા અમે કહ્યું આ તો તમારું કામ કાઢી નાખશે આવો સુંદર વિનય તો કામ કાઢી નાખે ત્યારે તેમણે કહ્યું મને અંદરથી થયું તેથી નીચે બેસી ગયો પછી તેમને અમે પૂછ્યું કે શાસ્ત્રો વાંચો છો તેમણે કહ્યું શાસ્ત્રો તો બહુ વાંચ્યા અમે કહ્યું શાસ્ત્રો તો આપે બહુ વાંચ્યા પણ એ શાસ્ત્રો ભગવાનની આજ્ઞાપૂર્વક વાંચ્યા કે પછી એમને એમ વાંચ્યા ભગવાન શું કહે છે કે જે શાસ્ત્ર વાંચે છે એનાથી કેફ વધે તો ના વાંચીશ ને કેફ છૂટતો હોય તો વાંચજે જો કેફ વધતો હોય તો નાખી દેજે એ પુસ્તક શું પુસ્તકનું ગુણ કેફ વધારવાનો છે ના એ તો પોતાની મહિના બીજનો ગુણ છે આ બાવળિયાને શૂળો ચિતરવી પડે ના એ તો બીજ ગુણથી ડાળે ડાળે શૂળો આવે પછી આચાર્ય મહારાજને કહ્યું કે એ કેફ ઉતારશો કેવી રીતે ત્યારે તેમણે પૂછ્યું આ ક્રિયાઓ તો કરીએ છીએ ને ત્યારે મેં કહ્યું જે ક્રિયાથી કેફ ચઢે એ બધી અજ્ઞાન ક્રિયા છે ભગવાનની કહેલી ક્રિયા નથી ભગવાનની કહેલી ક્રિયા તો કેફ ઉતારનાર છે એનાથી કેફ ચઢે નહીં આ બધું કરવાથી કોઈ દી શક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં લિંબોળી વાવી છે તે ફળ આપશે વિતરાગનો માર્ગ સહેલો છે સરળ છે ને સહજ છે પણ લોકોએ કષ્ટ સાધ્ય કરી નાખ્યો છે આ ચાલુ માર્ગમાં જે વિતરાગ ધર્મ છે ત્યાં કંઈ તથ્ય હોત તો જગત આફરીન થઈ જાત પણ લોકો જુએ છે કે ત્યાગના ખૂણાવાળો એકલો ત્યાગના ખૂણામાં પડ્યો છે અને એ જ વાળ વાળ કરે છે ને તપવાળો એકલો તપનો ખૂણો વાળ વાળ કરે છે બધાએ ખૂણા વાળે તો જ ઉકેલ આવે તેમ છે